ઉપર પાણી પાણી છતાં હવા માટી રાખે એટલે પછી વાલ જો વાલ થયેલો હોય તો પાંદડો થયેલો નીકળે લાલ જો સડેલો હોય તો પાંદડા બધા સડેલો નીકળે પાણા વાળા એ જાણે ખાય ને એવું થાય છે એમને ઝીણી સમજ હતી જ ગણતરી હું કરું કે આટલા કામે આટલું વળવું જોઈએ પણ એમને એવી ઝીણી સમજે નહીં ને ગણતરી એની બીજા ઝીણી સમજ એમાં પડેલા છે કે લોકો લોકો ખુશ થઈ જાય વાગડા રાખે દે મોડામાં એવી જીવી છે બસ આપણા આશીર્વાદ છે દાદાજી મારે કહ્યું ને પેલું દેખાય છે વચ્ચે બસ્તે સમજી ગયા જ્ઞાની પુરુષ ને મળે ત્યાં શું ના થાય Mm-hmm. <coughs> બે માળ વાળી હોય જાય એટલે જ્ઞાન જ્ઞાન એટલી નહીં દાદા એમ કે ને કે જોયા જ કરવાનું તો તમે આઠમી જઈને બેઠ તમે શું જુઓ છો ત્રણસો ફીટ ઉપર તમે અહીંયા બેઠા બેઠા શું જુઓ છો ત્રણસો ફીટ ઉપર જે બસ આવવાથી નથી દેખાતું કહ્યું ને કે ભાઈ દેખાય છે પણ પછી પેલી ટ્રાફિક બસ નો ટ્રાફિક આવે એટલે દેખાતું બંધ થઈ જાય તો કે જોવાનું શું કે છે આત્મા હરી તો હરીસાની જગ્યાએ આત્મા મૂકો તો હરીસામાં છે તે જે પેલું હામું છે તે હતું જે વસ્તુ ખાતું આમાં થાંભલો આમ શંગાર કરેલો થાંભલો હતો તે ને દેખાતો કેમ બંધ થઈ ગયો ત્યાં વચ્ચે પેલી બસો આવવા મળી તે એટલે આત્મા હરીસા જેવો છે થાંભલો બી જગ્યા કરે બધું તો જળતો કેમ બંધ થઈ ગયો એટલે પેલા બૂમ થાય મારા હાથમાં દેખાતું નથી આવે ભાઈ આ વચ્ચે બસો જાય છે આસન છે નહીં ઝળકે હા માતા દત્તા માટે કઈ ક્રિયા કરવી પડે ઘર કે એટલે હરિશાન પછી મહેનત કરવી પડે અહીંથી આમ ગયો તે નહીં દેખાય કોઈ માણસ ને આવી હોય છે કે નહીં કોઈ સાધુ સંન્યાસી બધા બધા ફફા મારીને મરી જાય છે સતત નહીં કહેવાય કે નહીં સતત ચેતવણી મળે જાગૃત નિરંતર જાગૃતિ That's the key thing. Attention on જગત આખું ઘર વાંચવું છે world is sleeping. ઊંટ પણ And Nanako હમ હમ કર્યા કરે જો જો હમ હોય તો યાદ કરતા હોય હમ હોય તો યાદ if there's something that I understand now this, what he has taught me is the feeling of for anything. पुजार पुजारी है ना टेम्पल में रिलेटिव गॉड को उसका नंबर वन फैन है वो देव और देवी देवता उसकी सेवा करनी नहीं नहीं वो रोज हमें करता है ना हम्म। पूजा करता है रात को शाम को सुबह इतना बंद होता है ना उसका सी सो मच उसका फाइल नंबर वन है वो देवता हम्म। तेरा फाइल नंबर वन है wife. Mm. Is to, to find, contact, find number two. Mm. He's, got, he's all the time worshipping the God. You know, what kind of uh, relation has ha happens there? You know, he, you know but આ ત્રણ જાતની જાગૃતિ એ જરાક સમજાવો ને પેલી જાગૃતિ હોય છે ને જાગૃતિ તન્માકાર થઈ ગયા પછી છે તો પાછું મૂળ સ્થાનમાં આવી જવાની જાગૃતિ બીજી છતો તન્માયાકાર થતા પહેલા અને ત્રીજી જાગૃતિમાં તન્માયાકાર થાય જ નહીં જાગૃતિ ની આ બધી જે સ્ટેજીસ છે એની વાત કરો એમ એ જરા સમજાવો જાગૃતિ એક મુખ્ય વસ્તુ છે બીજી કશી આવે એ તો મેં જ્યાં હરી આપણું કરના ઉદય રેપલન હોય ને ત્યાં સુધી આ જાગે ત્યાં હાલત તો હટે એ ઢીલા પડી ગયા છૂટું રહ્યા એ બધું કશું જાગૃતિ ની તે કાયમ વડે ના ત્યાં ભાગ હોતા નથી એ તો ભાઈ છે પાણીનો નળ છતાં પડતો હોય દોરી જ્યાં પાણી પડતું હોય તો આમાં આગળ ખસી જાય અને અદ્વૈત પત્ર જ રહે So which means your thoughts also results. Right. Again, it is those one way tomorrow. You're getting cancer. cancer. That's what it is. Cancer. So let it go. એટલે પ્રકારની પછી ધીમે ધીમે નાબૂ થાય પણ ખૂબ જોરદાર જે ફોર્સ હોય તો એને એને બચાવી શકાય આગળ થઈ જાય ખસી જાય એને તે કીધું ને કે લલિત પર ગુસ્સો નહીં થવો એ વિચાર આપવો ના જોઈએ પણ ખુબ જોશ પડતો હોય એટલે વિચાર આવી જાય એવો જાગો છે અને એ વિચાર એ રીતના વિચાર બંધ થાય એટલે અમારી ઈચ્છા નથી અમે તો વિચારે ના હોય અમારી ઈચ્છા નથી છતાં એક માર થયું છે તમે વચ્ચે દેખાય ને seventy six god bless you. Doctor Jayesh પણ કહેતા દાદાની તબિયત સારી છે અસલમાં છોતેર seventy six five years eighty one disaster पूरा हो जाने में फाइव फाइव ईयर्स में और जो मंदिर सिमंदर स्वामी का डिजास्टर ચંપાસિમંદર સ્વામી वो मूर्ति नहीं प्रतिनिधि प्रतिनिधि representative is not Right. idol, but it's a representative. मूर्ति तो किसको बोलाता है जो निर्वाण होता है इसकी मूर्ति होती है निर्वाण पूरा नहीं होते होता है जिंदा है मूर्ति चंबा माने એમ તેમ બધું डेढ़ लाख साल तो हो गए ભગવાન પૂઠિયા પાર્વતી डेढ़ માતા लाख साल ગણેશ દાદા अभी एक लाख साल रहेगा કૃષ્ણ કનૈયા રાધા માતા Hनुमान हाँ, इधर से उधर ही जाना पड़ेगा तुम्हारे मेरे तक इनके पास ही जाना पड़ेगा वहाँ इनका दर्शन हो गया मुक्ति वो last station This is last but one. But one. Last but one. This is last but one. There is a doctor Jay. Emma, કોઈ અંબા માતાની મૂર્તિ મુકાવે કોઈ શંકર ભગવાનની મુકાવે કોઈ શ્રીમંદર સ્વામીની કદાચ કરે તો પછી બધા એ રીતે મૂર્તિમાં આપે તો પાયામાં કોના પૈસા જાય બધાની ઈચ્છા થાય કે મારા પૈસા મૂર્તિમાં જ જાય તો પછી એ પાયા કોણ બાંધે હવે દાખલા તરીકે ભગવાન સુધરજો આમ જેમ ના થયું તેમ કદાચ આવ્યા છું અહીં કર્યું <laughs> આ સાચું એટલે ઘર ગયા છે બધા ગયા છે અમને જો આવડતો તો તારે શીખે શીખે ઉભા થાય અમને જો આવડતો તારે શીખે ઉભા થઈએ પણ અમને કદાચ કદાચ કદાચ જ્યાં શિષ્ય તહી રહે ને ગુરુ ને તે મારે આટલું કાલે કઈ લેવાનું <laughs> પેલા બીજા આશીર્વાદ ગોખેતા ના વળે પછી કંટાળી જાય મનમાં બીક રહ્યા કરે આ છે અને પેલા ગુરુ મનમાં એમ કે આ ડોલી પેલા સીધો કરી નાખો એટલે મત હું સીધો થાય એને કરી કરી શું કામ છે તું જો પાંચસો થઈ જાય હું પાંચસો થઈ જાય હું મને લોકો પાંચસો કર્યો છે આપણે પાંચસો થઈ ને કઈ નાખીને <laughs> મારે લોકો વાંચ્યો કઈ નાખ્યો બાકી જ નહીં એવું દુકાન પહોંચે કઈ નથી આરો થયો જોઈએ અહીંયા અમેરિકા કોઈ આવ્યું હોય ને થવા બહુ તો તો નાગરા કરા ને કારણ હોય તો આપડે જો હલાવીએ ને પહોંચવા <laughs> બેસે અમેરિકા ને બાપને આમ કરતો જોયો ત્યારે ઠીક છે ભાઈ માણસ છે તે પણ બાપ તો દેખાતો ના હોય માણસ અત્યારે ત્યાં થયા પછી ત્યાં જતી રહી જાય બચ્ચા રજા કરે ત્યાં એમ કરી મોટા થયા થઈ પણ સંચેરી હું નહીં એમ શું કરે પાડો તૂટે નહીં એ તો દરમાં બેસીએ છે પાંચડો થાય નહીં બારમાં કરતા દરમાં બેઠો પાંચડો થઈ એ દારૂ પણ ધર્મ દેવાનું મેં કહ્યું ધર્મ દેવાનું પાંચડો સ્થાને ધર્મા કહેવાનું આપડે આદિ ભાષણ કે પાંચડો થઈ જાય નહી તો મારી શકે બહુ પાંચડો કરશે બીજા એટલે ભગવાને કહ્યું કે માણસ ત્યાગી થયો ને હવે સાધુ થયું કે હું સાધુ છું સાધુ પણ કહેવાય તારી સંસારી હોય સાધુ કહેવાય તારી પર સાધુ નું લક્ષણ તારી પાંચ વર્ષ સાધુ કહેવાય પાંચ વર્ષ ત્યાંની સુખમાં રહેશું ને શી સારું કે પાંસરો પાંસરો પાસરો થયેલો ક્યારે કેવાય પાસરો થયેલો ક્યારે કેવાય કોઈ બાજુ વાગે નહીં આપણ બરાબર કોઈ બાજુ થી આપણને ના વાગે કે આપણે સીધા થઈ જઈએ એને પાછો થયેલો કહેવાય આપણે વારે ના એટલે પાછો થઈ એ અઘરું છે દાદાજી પાછરા થવાનું દાદા મળે તો નહીં તો કરોડ તો કરોડ રૂપિયા અહિયાંથી મારે અહિયાંથી મારે અહિયાંથી મારે અહિયાંથી મારે તો આપણને વાગવું ના જો વાગે તો પહોંચ્યું વાંસડા ને કશું નહીં વાંસડા ને ને અડે ને અડે વાંસડા ને કશું અડે નહીં મને થઈ ગયો આનંદ હતો એટલે કરી કરી સરળતા બીજું લેજો નહીં બીજું બંધ કરજો બીજું બંધ ગુલાબી ભરીને લઈ આવ્યો હતો અને રોજ સવારે હું ચાનામૃત પીવું છું છે તો એનાથી મને શક્તિ મળે કે નહીં વધે કે નહીં બધું વધે ને બધું દાદાનો પણ જે કર્યું એ દાદા ના હોય ને એની હાજરી કર્યા જેમ એ અલચે ના જાય એ કોઈ લચાડે બીજું બધું કરો એ બધું કોટ જાય પણ બીજું છુટકો નથી ને છુટકા જાય તે ભૂલાથી કરે છે ને હવે તો ભૂલાથી કરે જયારે એવું છે તો તમે કોટ ના જાય એ જાગૃતિ રહે કોટ ના જાય અસુવિધી કરે જાગૃતિ રહેશે ને અને આપડે જ્ઞાન માં ફરી જાય ફરી ગયો પૂરું કરી નાખો જ્યાં આ ઈચ્છા છે ને તે એક સવાલ છે કે તપ એ સમજાવી શકો જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ સમજાવી શકો કેમ ના તો સમજાવો તો અમને સમજાવો ક્રમિક માર્ગ માં જ્ઞાન પેલું છે પછી દર્શન છે પછી ચારિત્ર અને પછી તપ આ અક્રમ વિજ્ઞાન માં પહેલું દર્શન પેલું જ્ઞાન કેવું પુસ્તકો વાંચેલું અગર ગુરુ પાસેથી સાંભળ્યું વ્યાખ્યાન વચન તેમાંથી જે સાર નહીં બેસી ગયો આપણને તે ભાઈ શ્રદ્ધા બેસી જાય એ જ્ઞાન જો શ્રદ્ધા દે જાય તો એ જ્ઞાન શ્રદ્ધા દે છે દર્શન કહેવાય હું આત્મા છું એવી શ્રદ્ધા દે હું આત્મા છું એવી શ્રદ્ધા બેસતી જાય તે દર્શન કહેવાય પણ એ તો કેટલાય અવકાશ સુધી એવું બેસતી બેસતી બેસતી પૂરી થાય ત્યારે દાડો વળે ક્રમિક માર્ગમાં અને અક્રમ માર્ગમાં તેનું દર્શન એટલે તેની તને શ્રદ્ધા પ્રતિથી દેખાય જાય સુધાર્થમાં છું જ પછી દર્શન જ્ઞાન જ્ઞાન એટલે અનુભવ થયા કરે જેમ જેમ અનુભવ થતો જાય તેમ આપણે ખાતરી થઈ જાય ખાતરી તો થઈ ગઈ છે પણ અનુભવ રૂગાળ થાય એનો શક્તિ શક્તિ પ્રગટ થાય સમજવું તે ગાર ભરી તો આપણે ચરણ જેવા સમાયા દેહાદ્યાસ નથી માટે આપણે આત્મા છે એ શક્તિ પ્રગટ થઈ એ જ્ઞાન કહેવાય પ્રગટ થાય શક્તિ ગાળ તરફ સંપૂર્ણ પ્રગટ થાય જેમને પ્રગટ થાય એટલું સારી પ્રવૃત્તન થાય સારી તરફ સ્થિરતા લગે નહીં અને એમાં વચ્ચે તપ રહે છે જે થોડા ગાળો ભણે છે કે પહેલો ના લીધે ત્યાં અંતર ઉગ્રતા આવે છે ઉગ્રતા આપણે જોયા કરીએ તપે તો નહીં તપે લાલ લાલ થઈ જાય તો આપણે ચિંતા રાખીએ એ તપ એના આંતરિક તપ કહેવાય અધિજ તપ કહેવાય અધિજ જગત જોયે નહીં જગત દેખતી જગત છે એ તપ થી પુણ્ય બંધાય અને દેખે નહીં એ તપ થી મોક્ષ થાય લોકોને ખબર ના પડે તમે શું તપ તપ્યું સાચી વાત ગજરું કાઢી રહ્યું મન મેં વિચાર અમારે તપે ત્યારે પણ આપણે જોયા કરીએ એ તપ કહેવાય એ અધિક તપ હોય ચારિત્ર એટલે સ્થિરતા ઉત્પન્ન થઈ જાય ડગે નહીં ચંચળતા ઓછી થતી જાય કલાશ થતી જાય જ્ઞાતા દસતા રહેવું એમનો ચારિત્ર જ્ઞાતા દસતા રહેવું કોઈ માણસ દૂષિત ના દેખાવો એમનો ચારિત્ર દૂષિત છે જ નહીં ખરેખર આ દૂષિત દેખાય તે જ ભ્રાંતિ જય સત્યા ક્યારે આવ્યો જયંતિભાઈ તમારું નામ આય નહીં જયંતિભાઈ નોટ આય ખબર નથી એ જવાબ છે પછી આફ્રિકા જવું છે આફ્રિકામાં કે ખબર નથી હું કોણ છું તમને તમે ને તમને ખબર મને તો ખબર હતી એ કોણ છે ઠીક છે નહીં તમારી યાદ નહીં કોણ તો ખબર છે કે મને ખબર છે તમને ખબર નથી શું નામ થયું જયંતિભાઈ જયંતિભાઈ હા જયંતિભાઈ તો લોકોને ઓળખવા માટે બે નું સાધન આપ્યું લોકોએ કે આ જયંતિભાઈ નામથી ઓળખજો આપણે જાણીએ કે આનું ઓળખે જેન્ટિલિટેડ ઓળખે છે પણ મારું નામ જેન્ટિલિટ નહીં હું નહીં તો તમે કોણ પણ તમે જાણવું પડશે ને જે ખરી વસ્તુ રહી ગઈ રહી ગઈ જાણવા ઈચ્છા કરી જાણવાની ઈચ્છા કરી તમને ઈચ્છા કરી ઉપર વાળાને આપ્યું તે ખબર કાકા આવી ગયા મને આપી દીધું છે એમ છે એમ કે પાવતી ખાલી કે નાખ્યું છે તમે કોને આપ્યું ખાલી કે નાખ્યું સાસુ મરી ગયો ને ખાલી કે નાખ્યું ખાલી કે ભગવાન ને સોંપ્યું છે તપાસ કરી દેજે એમના સાચું આપી નહીં ભગવાન સાચું આપી ગયા ખાલી કે નહીં ભગવાન ક્યાં રહે છે ઉપર નથી રહેતો તારે God is in every creature whether visible God is visible invisible તો આ મારી વ્યક્તિ ઘણા ક્રિએચર છે તેની અંદર ભગવાન રહેલા છે અને દેખાય છે તે જેના દેખાય તો છે તેમાં ભગવાન પણ ક્રિએચરમાં નોટ ક્રિએશનમાં ક્રિએશનમાં નહીં આ બધું ક્રિએશન કહેવાય મકાન એ ક્રિએશન કહેવાય ક્રિએચરમાં જે જેના લાગણીઓ હોય એમાં ભગવાન લીલા છે આનંદ હોય લાગણીઓ હોય અત્યારે આ મગ મઠ એ જીવો છે ને કે નહીં જીવ ખરે નહીં કારણ છે પાણીથી વાંધીએ ને તો એને લાગણીઓ હોય કારણ કે એમાં જીવ છે ગોડ ઇઝ વેરી ક્રિએટર એ ક્રિએટર છે અને કોકરા હોય તો ઈરાના ટુકડા હોય એનું બાંધીએ તો જીવ કે ત્યાં ઉપર રહેતા તો ખાલી કરી નાખ્યું હવે તને દેખાડું ભગવાન ત્યારે મેરે છે પછી હું દેખાડી શકું દર્શન કારણ ભગવાન કરવા છે હા દર્શન કરાવે દર્શન કરે કોણ કરાવે કાળિયા લોકો દર્શન થાય મોટા ની જ પડેલી આ દુનિયા કોણે બનાવી શા માટે બનાવી કોણ ચલાવે છે બધું ના જાણવું પડે શું શું ભગવાન ચલાવે તારું ચલાવે કે ચલાવે તો એટલું છે મને જે શાંતિ મને જોતી હતી મને અહીંયા મળી ક્યાં ક્યાં અમેરિકા આવતા પેલા જે વરીઝ ને જે બધું હતું એ બધું અહિયાં શાંત થઈ ગયું છે શાંત થઈ ગયું હા પણ ભગવાન તારું શું ચલાવી રહ્યા છે મોટલ બટલ ચલાવી રહ્યા છે ખાવા પાણી કાઢી નાખે છે ભગવાન આપણને શક્તિ આપે છે ભગવાન શક્તિ આપે છે આપણને હા ભગવાન તમને લાઈટ આપે છે લાઈટ અને આનંદ આપે છે બાકી એ કશું કરતા નથી કરવાનું તો બધું તમારે જેવું કરશે એવું થશે ચામાં ખોળ ઓછી નાખો પછી ચા ક્લાસ માં રોજે બને ના પછી ભગવાન ને કહે ચા થાય ભગવાન ચા તારીખે ના થાય તમારી હોળ અને સોળ જવાબદારી ત્યાં God had not created this world at all. God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. એ જો ક્રિએટર હોય ને તો તો પછી એના કેટલાય આ સગા વાળાને બોસ બોસ બનાવી દે આપણે ભાગે ના તે કઈ ના ખબર બરાબર કોઈ ફ્રી છે નહીં તારો તમારે ઉપરી કોઈ છે નહીં તમારા ઉપરી એ ભગવાન તમારા ઉપરી છે તેનું તમારું સ્વરૂપ છે તમે સ્વરૂપ જ છે તમારું શું છે બીજું કોઈ ઉપરી છે નહીં ઉપરી કોણ બ્લન્ડર અને મિસ્ટેક બ્લન્ડર છે નહીં તમારામાં બધામાં બધામાં ખરા બધા તમારું બધા પછી બધા શું કાલે બધા જતો એવું ભાઈ એવું કેમ કહેવાય એટલે બ્લન્ડર એવું જયંતિભાઈ છે બ્લન્ડર કહેવાય તમે જે છો એ જાણતા નથી જયંતિભાઈ જયંતિભાઈ નામ છે એવો પ્રસાદ પણ તમે જયંતિભાઈ છે એવું ના કહેવાય એ બ્લન્ડર કહેવાય ત્યાં બ્લન્ડર છોડવો પડશે આમ પૈસા મળે શું કરવાથી મળે આપડે જે કમાણી જે થાય ગમે તે શું કરવાથી મળે મહેનત કરવાથી એ તો આપડે ત્યાં મજૂર અમલના છે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનમાં મજૂરો મહેનત કરે તે પણ મળવા આખો દિવસ કરે છે મહેનત કરવાથી મળતા મજૂરો ત્યારે મળવા છે શું મળે છે તને સમજાય છે શું કરે મજૂરી કરવાથી પૈસા મળે છે મજૂરી કરવાથી પૈસા મળે છે અને મજૂરી સૌ કોઈ કરે છે એવું છે ને મજૂરી કરવાથી મળતી હોય આપડે મજૂરો મળે પેલા મોટા શેઠિયા મજૂરો હોય મોટા શેઠિયા કામ જ ના હોય પુણ્ય હોય તે આપણને જોઈતી લક્ષ્મી લક્ષ્મી બધું ગાડીઓ હોય એ બધું આપણે અને પાપ હોય તે ગમે તે મહેનત કરે તો કશું પૈસો મળે એટલે પુણ્ય પાપ ને સર્વે થયા તે ચાલ્યા કરે પુણ્ય તો ક્રેડિટ બેગમાં ક્રેડિટ હોય તો જયારે ચેક લખો તો આ લખાવી નાખે અને પાપ એટલે ડેબિટ ચેક લખો તો એ કશું હાલે નહીં ઊંચી ઘોડાણી કરી કર્યા પુણ્ય કેવી રીતે થાય પારકા માટે ધન વાપર્યું ધર્મ માટે એ પુણ્ય બંધાય અને પોતાના માટે ધન વાપર્યું એ તો ગટર માં જવાનું ગટર માં જવાનું છતાં દુઃખ નહીં વેચવાનું પણ નકામો નહીં વધારે ધર્મ ની ખાતર નાખ નાખ કરવા એટલે આપણું આવતા ભાવ નું પછી ગેરંટી થઈ ગઈ આ ભાવમાં હા આ ભાવમાં આપેલું આવતા ભાવમાં ગેરંટી આવતા ભાવમાં આ ભાવમાં કેમ આ ભાવમાં કેમ નહીં આ ભાવ માં ગયા હતા આપણે તેનું પણ આ ભાવ મળે આજે કર્યું તેનું ફળ છે અમુક ટાઈમ પછી આવે પેલા કરેલું તે આજ તમે એને ડોડા વાળો છો લેવ છો અને નવી નવા બીજ નાખો છો શું કરે નવા બીજ નાખો એટલે એકલા પોતાની જાત માટે વોટ્સએપ વાપરે વાપર ના કરવા બધા ખોટા દુરુપયોગ ના કરવા પોતાની જાતને અસર ના પડે એ રીતે સમજીવું જોઈએ કોકને સુખ આપવું જોઈએ કે બધા કે જાત માટે વાપરું છું બધા માટે વાપરું છું જાત માટે ખૂબ વાપરું છું બધા માટે વાપરવા જેટલું હોય એટલું વાપરું છું બાકીનું મૂકું છું સાહેબ જરૂરિયાત નું વાપરીએ છીએ બાકીનો સાઈડ માં સેવિંગ્સ માં મૂકીએ છીએ માં મૂકીએ છીએ એ મૂકી રાખવું જોઈએ પછી સારા રસ્તે વાપરવું જોઈએ ને આ કીડીઓ હોય છે ને કીડીઓ ચાર વાગે ઉઠે રાત્રે આપડે ચાલતી થાય ને તો એ ખંડો દોડો પડે એટલે ચાલતી જાય આપડે કઈ અત્યારે શું ઉઠી છે અમને કઈ પડે પણ જય સચિદાન દોણા સાથે શું કહે અહીંથી લઈને ધર્માદન મૂકી આ બધું મૂકીને પાછી પાછી ફરે આ આટલું બધું ભેગું થયેલું છે બચત તો પછી બહુ ભેગું થાય ને એટલે બે બધા થાય જાય થઈ જાય એટલે આ દુનિયાની બહુ ભેગું થાય ને ત્યારે કઈ તો પછી કઈ નિકાલ કરી જાય મારે એના કરતા ત્યારે ચોખ્ખર કે ત્યાં રહી આપણે આ પવન નો સ્વભાવ કેવો છે કે બધા બારણા વાંચેલા એક બારણું ઘર રાખો અને બહાર ખૂબ પવન હોય પુષ્કળ લાવા જેવું હોય પણ એક જ બારણું હોય તો આ રૂમ ભરી જાય પછી ના તે રાતી બારણું આગુ પાછી ના થાય પાયરે હાલે નહીં અને પછી એક પાછળનું બારણું ખોલ્યું અને પરવાનો જવાનો રસ્તો કર્યો પછી તે ખૂબ પાણી તે એ રીતે ધનની જતી જતી વાંચવું તો પછી આગળ બંધ થઈ જાય એટલે લક્ષ્મી વેચી રહેવી જોઈએ લક્ષ્મી ને વેચી રહેવી જોઈએ આ પવન જે રહેતો રહે ને એ દરેક વસ્તુ રહેતી રહેવી જોઈએ આપણા હિન્દુ હિન્દુ લોકોને કટે એવું કરી આવતું પણ થઈ જાય છે કુદરત નો નિયમ છે ને પવન બંધ જાય નાથી આપણે બહાર ના બાકી બેઠા પાછળ ખુલ્લું કરી થશે પાછળ પણ જોશ દે અને ઠંડક પણ વધારે લાગે ઠંડક પણ વધારે લાગે થાય એ રીતે દાદાજી કોણ છે પણ જાતે કેવું પડે ત્યાંથી જાતે કેવું પડે જમવાનું છે ને ઝવેરી જગ્યા પૂરો ના સમજે બધા અને ઝવેરી સાથે એક ફળ વસ્તુ એક રૂપિયા વેચવા તૈયાર થઈ જાય એટલે કિંમત જ ના સમજે ત્યાં પછી હેરાન જાતે બોલવું પડે એટલે બધા જાતે બોલવું પડે જે માગો એ મળે એવું છે અહીંયા જે માગો આ દુનિયામાં કોઈ પણ ચીજ માગો એ મળે એ છે તમને આવડે થઈ જાય માગતો શું રીત પણ જાણવું છે શું માગવા વસ્તુ માગવી કે પરમાનન્ટ આપણી સાથે ધ્યાન શું માગવી આપણે જાણવું છે અને ભાઈ ટેમ્પરરી માં પરમાનન્ટ લઈ જશે temporary adjustment and you are છે ઉપાધિ <laughs> લફરા ક્યાં કે છે કઈ આપ તમારી વાંચી બેને પૂછો પૂછો ને કઈ વાંચી આઠમો ને નવમો તમારા હાથમાં સત્તા આવી ગઈ ભગવાન ની કૃપા થી બધું થાય કામ કઈ ના કરે હું ઊંઘું થાય ને આ તો હું જ નાટક નમસ્કાર થઈ ગયા મારે શું કરી દેશે જયંતિભાઈ મારે શું કરી દેશે મારે ચાર ડિગ્રી ફૂટે છે એમને ત્રણસો આઠ ડિગ્રી મારે ચારસો ત્રણસો છપ્પન છે તમારે ચાર વધી છે એટલે સારું હું નમસ્કાર મારે પૂરી થઈ થઈ ગયું પતી ગયું છતાં છવ્વીસ વર્ષથી આ દેહનો માલિક નથી આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી નથી માલિક નથી તમે માલિક થઈ બેઠા મારો દે મારો દે મારા મારી વાંચો માલિક નહીં થઈ બેઠા તેરા માલકી પણ રહે ને દસ્તા કેટલા રહે છે હા જે પાંચી વખત દવાઈ પડેલી આપણી પાસે રે પાંચી વખત દવાઈ પડેલી આપણી પાસે ના રે એટલે હું તમને છોડાવી લઈશ આ પારકું આ તમારું એવું ઘાટ પાડી આવીશ પછી પાકા ખેતર માંથી આપડે શાક લઈએ તારે ઝઘડો થાય તો શાક જ ડાલીએ ફરી મારું શાક લાગ નહીં ગયો પછી આપણું ખેતર કર્યું પાંચ ખેતર કર્યું આજે પોતા રોતે નથી હું જેટલી મારી બેઠો ને જતી વખતે નામે છોડી દેવું પડે એ છોડી દેવું પડે ના છોડી દેવું પડે મારી છોડી લઈ લે હવે નીકળ્યું ના હોય ખાલી કરી નાખો બધું નથી ખાલી કરી નાખો અરે દેવા હરે વર્ષ છે ધોગા ગયા છોકરો છે ધોગા તો દે કંઈક મેં આવી ખાલી કરી નાખો ગોપાલજી પાછા થયા ડાયા થયા નહીં ઘેર હતા ડાયા લાગતા હતા ને મારા ત્યાં આવ્યા હતા હે મારા પહેર્યા કઈ આયા હતા ને ગયા હતા મારા હાથે કઈ ભગવાન વાત કરે છે તો તો પછી હું આગળ ભાઈ અંદર જવું ને તો હા એ વાત મારા જેવી તો એ ત્રણ હજાર ખબર ત્રણ જણા થઈ ગયા ભગવાન વાત નહીં કરતા આ કોણ વાત કરે છે જયંતિભાઈ કહ્યું તમે સમજી ગયા કોણ વાત કરે નહીં આ ઓરિજિનલ ત્યાં નથી એ ઓરિજિનલ બધી બીજી છે નથી આ ઓરિજિનલ ટેબ્લેટ વાત કરે છે એટલે મારતી કરવાની છે પોઈઝન જ નથી આવવાની આ વાણી હવે ને પોઈઝન પોઈઝન નથી જરાય અભ્રત કામ ત્યાંથી એટલી અમૃતતા મળે વાણીની ત્યાંથી કરી અમૃત ભેગા થયા કરે ઇફેક્ટિવ છે વાણી કેવી છે ઇફેક્ટિવ તને ગમ્યું કા બધું આનંદ થયો છે રોજ થતો એવો કેટલો રહ્યો વૈદો વૈદો ગોપાલજી નહીં જાય જ્યાં ઝઘડો થાય તો મજા આવે છે કઈ નથી આવતી ને આખી રાતે બગડે નાનું બધા બગડે સુખ સુખ ટેમ્પરરી તો ટેમ્પરરી ક્યાંથી લાવી છું બધો માં છે હમણાં છે તે પરમિનન્ટ લંડન માંથી બધા લેવું હતું ત્યારેથી લંડન માં નથી મારે જેવું પરમાનન્ટ સુખ છે ગાળ પડે તો સુખ ના જતું રહે ગજુ કાપી રહે સુખ ના જતું રહે એવું સુખ છે બીરાબેન કહે છે કે એ સુખ કેવી રીતે મળે એ આપી છે તમને આપવા માટે હા હા એને આપીશું કઈ તારીખે ઓગણીસે પરમ દિવસે હા રવિવાર મોટો રહે છે ચાલો કહીએ તમે જ્ઞાન મળી ગયું એટલે કામ કરી તમારે જાય કેટલા જાય કેટલા કેટલા જાય કેટલા ને તમે હિમાલયમાં હિમાલય બધા તો ત્રણ બધા જાનવર થાય ને છે બુદ્ધિ નો ફેર છે એમ બીજો કોઈ ફેર નથી કારણ કે અજ્ઞાનતા જાનવરો છે મનુષ્ય છે એ અજ્ઞાન ત્યાં જાય ત્યારે પરમાનન્ટ સુખ મળે અજ્ઞાન ત્યાં જાય નહીં પરમાનન્ટ સુખ મળે નહીં અજ્ઞાન ભટક્યા કરે અને જ્યાં તમે કહો કે એ તમારી પાસે સચ્ચી નહીં તો ધ્યાન મળે હમકું બોલતા હમ હમ એ આપણે જાણીએ કે આપણે સાચું બધું ભટકવામાં છે આપણે બધા હમવાળા